આજે આપણે તેરમું વચનામૃત શ્રવણ કર્યું તેરમા વચનામૃતમાં નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે નિત્યાનંદ સ્વામીએ એવો પ્રશ્ન પૂછ્યો મહારાજને કે મહારાજ દેહ દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે દરેક બાબતમાં પ્રશ્નને સમજવાની એક બહુ સૂઝ હોવી જોઈએ જો આટલો જ પ્રશ્ન પૂછ્યો હોત કે જીવ એક છે કે અનેક છે કેટલો પ્રશ્ન કે જીવ એક છે કે અનેક છે તો આખી ચર્ચા જુદી થઈ જાય જેવી રીતે આપણને કોઈ પૂછે કે ભાઈ ભગવાન એક છે કે અનેક છે ભગવાન એક છે ભગવાન અનેક નથી એવી રીતે આ જે બધું દેખાય છે એમાં જીવ એક છે કે અનેક છે તો આ બાબતમાં પણ આપણે જોઈએ છીએ વિવાદ છે અમુક એમ કહે છે કે જીવ એક છે જીવ અનેક નથી તો પછી આ બધું દેખાય છે એ શું તો એમ કહે છે કે એ તો આપણી ભ્રમણા છે એટલે આ બધું જીવ અનેક છે એવું દેખાય છે વસ્તુ સ્થિતિએ જીવ એક છે પણ એ ચર્ચા જુદી છે અને એમાં કંઈ આપણે જવાની જરૂર પણ નથી ઘણી એના ઉપર શાસ્ત્રીય ચર્ચાઓ છે પણ જીવ એક છે કે અનેક છે એવો પ્રશ્ન અહીંયા નથી પૂછ્યો એટલે ચર્ચા પણ જુદી છે દેહ દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે આ બધો એક દેહ આ બીજો દેહ આ ત્રીજો દેહ એ એક દેહની અંદર એક જ જીવ વસે છે કે પછી બે ચાર પાંચ છ સાત આઠ વસે છે એકની અંદર સેપરેટ એક જ હોય છે કે પછી વધારે જીવ હોય છે દેહમાં બોલો કેટલા હોય છે એક દેહની અંદર બીજા જીવ પણ હોય છે એમ એક દેહની આપણા દેહની અંદર પણ બીજા કેટલાય જીવ છે નાના મોટા એટલા જંતુઓ આપણા શરીરમાં છે અનેક જીવ થયા પેટની અંદર કરમ્યા પડે તો બોલો કેટલા જીવ થયા તો દેહમાં કેટલા જીવ નીકળ્યા બરાબર ને તો પછી એક જીવ ક્યાં રહ્યું એક દેહમાં એક જીવ ક્યાં રહ્યો ઘણા બધા જીવ છે પણ એનો અર્થ એવો નથી કે એક દેહમાં અનેક જીવ છે એ જીવ છે પણ સૌ પોત પોતાના દેહ સહિત સેપરેટ છે પાછા આપણી અંદર તો છે પણ આપણી અંદર એ પોષણ પામે છે પણ એ પોતે પોતાના દેહ સાથે છે એટલે સૌ બધા અલગ અલગ છે આધિપત્ય તો આ એક જીવ આ દેહમાં એક જ જીવનું છે એટલે જીવ એક છે પેલા જીવ કઈ રીતે છે માનો કે વૃક્ષ છે તો વૃક્ષ ઉપર પચી પચાસ પક્ષીઓ માળા બાંધ્યા તો એક એક જીવ વડલાનો છે એના ઉપર કેટલા બધા જીવ થયા એમાં પાંદડે પાંદડે ઈયળો પડી તો કેટલા જીવ થયા પણ એ સૌ અલગ અલગ છે પણ પ્રધાનપણે જે વૃક્ષનો જીવતો જીવતો એક જ છે તો એવું આપણને સમજાય છે તો નિત્યાનંદ સ્વામીને શું નહીં સમજાતું હોય આટલા બધા તમે જ્ઞાની છો તો પછી નિત્યાનંદ સ્વામીને એટલો ખ્યાલ ન હોય કે ભાઈ એક દેહમાં એક જીવ જ વસે છે આમાં બીજાનું કોઈનું આધિપત્ય નથી બીજા જે છે એ પોતપોતે સ્થાનની જેમ પોષણ પામે છે તોય પ્રશ્ન કર્યો એક દેહમાં એક જીવ છે કે અનેક છે પ્રશ્ન પાછો એટલો બધો વિદ્વત્તાપૂર્ણ અને કંઈ પણ ફેરફાર ન કરવો પડે એટલો પ્રશ્ન ઉત્તમ પૂછી લીધો કે એમ કહેશો કે એક દેહમાં એક જીવ છે જેમ આપણે હમણાં કીધું એમ એક દેહમાં એક જીવ છે એમ જો કહેશો તો હે મહારાજ આ વડ પીપર છે એની ડાળખી કાપીને બીજે રોપીએ છીએ એવો ને એવો બીજો વૃક્ષ થઈ જાય છે તો એ જે જીવ હતો એ બે પ્રકારે થયો આમાં હતો એ થોડોક એમાં ગયો થોડોક આમાં રહ્યો ફિફ્ટી ફિફ્ટી થઈ ગયો કે પછી બીજા જીવે પ્રવેશ કર્યો પેલા નવા વૃક્ષમાં આમાંથી કાપ્યું ડાળું અહીંયા મૂક્યું એવો ને એવો વૃક્ષ થઈ ગયો તો આમાં જે જીવ મૂળ વૃક્ષમાં હતો જેમાંથી ડાળી કાપી એમાંથી પેલામાં જીવ અર્ધો અર્ધો ગયો ને અર્ધો આમાં રહ્યો એમ થયું કે પછી બીજા જીવે પ્રવેશ કર્યો ત્યારે નિત્યાનંદ સ્વામી કે ના બીજા જીવે પ્રવેશ નથી કર્યો એમ જો તમે કયો એનો એ જીવ છે તો એનો એ જીવ છે તો જીવ અંદર જે વેચાણો એ કપાણો કેમ અર્ધો અર્ધો કઈ રીતે થાય કારણ કે જીવ તો અછેદ્યો એમ નૈનમ છિંદંતી શસ્ત્રાણી આ જીવ છે એ કપાતો નથી એના ટુકડા થતા નથી ચ્યુતિ ભાવ પામતો નથી તો પછી એ કેવી રીતે ખંડ થાય કે અર્ધો આમાં જતો રહે ને અર્ધો આમાં જાય ટુકડા તો થાય નહીં તો પછી હવે થયું શું એ અમને સમજાવો પ્રશ્ન જ આમ સરળ છે પણ વિચારવા જાવ તો ગૂંચવી જાઓ એવો એમાં જે એક હતો જીવ એ બે પ્રકારે થયો કે બીજા જીવે પ્રવેશ કર્યો બીજા જીવે પ્રવેશ નથી કર્યો એકનો એક જીવ છે એમ જો કહો તો એક જીવ શું બે પ્રકારે ટુકડા થઈને વેચાઈ ગયો તો શું થયું એ હવે તને સમજાવો કારણ કે એવો જ વડલો તરત સામે બીજો થાય છે એમાંથી જ થાય છે એનું એ ડાળું છે એવો ને એવો સજીવન છે હા બહુ સુંદર પ્રશ્ન છે તો એનો મહારાજે ઉત્તર આપવા એમ કહ્યું લ્યો એનો અમે ઉત્તર આપીએ છીએ જવાબની શરૂઆત કરી કે ભગવાનની પુરુષ અને પ્રકૃતિ બે શક્તિ છે એ બે જે શક્તિઓ છે એ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કારણ છે પુરુષોત્તમની બે શક્તિ પુરુષ અને પ્રકૃતિ એનાથી આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિ એ ભગવાન કરે છે એનું એક કારણ છે પછી એ બે શક્તિઓનો વિસ્તાર મહારાજ સૃષ્ટિ ક્રમિક સમજાયો એમાંથી જે રીતે પ્રધાન પુરુષ થાય બીજા તત્વો થાય અને તરત જ વિરાટની વાત કરી જે વિરાટ દેહ ધારણ કર્યો અને પછી ક્રમિક જે જે રીતે સૃષ્ટિ થતી ગઈ એનું વર્ણન સમજાયું અને એ સમજાવતા સમજાવતા મહારાજ અંત ભાગમાં ઉત્તર આપે છે તો પ્રશ્ન આપવા માટે બિલકુલ એકદમ પહેલો પોઈન્ટ છે ત્યાંથી શરૂઆત કરી એક વડલાની શું પ્રક્રિયા છે એ સમજાવવા માટે એટલો બધો વિસ્તૃત જવાબ લીધો કે જ્યારથી સૃષ્ટિ પ્રારંભ થઈ ત્યારથી એ જવાબ ઉપાડ્યો આ એક વક્તાની ખૂબી છે કોઈ વસ્તુને છૂટવા નથી અને શ્રીજી મહારાજ જેવો કોઈ વક્તા નહીં તો છેક છેલ્લા પ્રારંભિક પોઈન્ટ સુધી ગયા અને ત્યાંથી શરૂઆત કરી તો પુરુષ અને પ્રકૃતિ એ બે ભગવાનની શક્તિ છે પ્રકૃતિ એટલે ત્રિગુણાત્મા તમા કૃષ્ણ દેહ તદીયો જીવસ્ય ચાહમ મમતા હેતુર માયાવગમ્યતા બારમું વચનામૃત આપણે જે જોયું એમાં જે પ્રકૃતિની જે આપણે સમજ મહારાજે સમજાવી તો એ પ્રકૃતિ તત્વ મૂળ માયા તત્વ એ પ્રકૃતિ ત્રિગુણાત્મિકા માયા પુરુષ કોણ તો પ્રથમના એકતાલીસમાં વચનામૃતમાં જે મહારાજે કહ્યું કે સૃષ્ટિના પ્રારંભે પુરુષોત્તમ નારાયણે અક્ષર સામે દ્રષ્ટિ કરી કરુણાપૂર્ણ સંકલ્પ છે એટલે સૃષ્ટિનો પ્રારંભ કરવો છે તો અક્ષર સામે દ્રષ્ટિ કરી ત્યારે અક્ષરમાંથી એક પુરુષ પ્રગટ થયો એ પુરુષ પુરુષોત્તમ નારાયણની આ સૃષ્ટિની રચનાની એક ઈચ્છા છે એ સંકલ્પને ઝીલવા માટે તૈયાર થઈ અક્ષર બ્રહ્મની અંદર અક્ષરની અંદર અનેક મુક્તો છે એમાંથી એક પુરુષ આગળ આવ્યો કે પુરુષોત્તમ મારા પ્રભુની ઈચ્છા છે તો લાવ હું સૃષ્ટિ કાર્યમાં જોડાઈ જાઉં એટલે એ મુક્ત પુરુષ સૃષ્ટિ કાર્યમાં જોડાવા માટે ઉભો થયો અને ભગવાને એ અક્ષરમાં પ્રવેશ કરી પુરુષમાં પ્રવેશ કર્યો અને પુરુષ છે એ પ્રકૃતિ સાથે જોડાયો અને પછી બધું સૃષ્ટિનું માળખું આગળ ચાલ્યું તો પ્રકૃતિ અને એ પુરુષ કે જે મુક્ત છે આપણે જ કહીએ છીએ એમ નહીં એ ગરડા મધ્યના એકત્રીસમાં વચનામૃતમાં જ મહારાજ આ રજૂઆત કરે છે કે એ પુરુષ અક્ષરાત્મક છે અને મુક્ત છે પુરુષોત્તમ નારાયણ પોતે જ કહે છે કે એ પુરુષ અક્ષરાત્મક છે અને મુક્ત છે વળી આગળ જતા પણ ફરીથી એ કહે છે કે એવા અક્ષરાત્મક પુરુષ તો બ્રહ્મરૂપ ઘણાક છે એમાંનો આ એક પુરુષ છે એ મુક્ત છે અને એ મુક્ત પરાત્પર પુરુષોત્તમ નારાયણની ઈચ્છાને સ્વીકારી અને પ્રકૃતિ સાથે જોડાયો અને આ બધી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ હવે એ સૃષ્ટિની ઉત્પત્તિની સમજ દ્વારા આપણે વડની પીપરની અંદર જીવ વેચાય છે કે એક છે એ સમજવું છે પણ એ પહેલા અહીંયા આપણે થોડોક સ્ટોપ લેવો પડે એવું છે અને સ્ટોપ એ છે કે હજી આ પ્રકૃતિ પુરુષને થોડા સમજવાના છે કારણ એ છે કે આપણે સમજ્યા કે પ્રકૃતિ માયા તત્વ જે અનાદિ ભગવાનની શક્તિ છે પુરુષ એ પણ ભગવાનની શક્તિ છે અને શ્રીજીના વચન પ્રમાણે એ મુક્ત છે અક્ષરાત્મક મુક્ત છે એટલે પુરુષ મુક્ત પ્રકૃતિ અનાદિ શક્તિ તો પુરુષ અને પ્રકૃતિ બંને ભગવાનની શક્તિ છે પણ હવે અહીંયા એક વિવાદ સર્જાયો છે એ વિવાદ ન છેડવો જોઈએ પણ આપણે પરવશપણે એને છેડવો પડે છે એટલા માટે કે ઘણા ભક્તોએ આ પુરુષ અને પ્રકૃતિમાં જે એક વિવાદ ચાલે છે એના વિશે પત્ર લખીને પણ સ્પષ્ટતા માગી છે ઘણા વખત સ્પષ્ટતા માગતા હતા તો એમને માન આપીને પણ આપણે આ પુરુષ પ્રકૃતિ હકીકતે શું છે જે વિવાદાસ્પદ છે એમાંથી આપણે શું સમજવું તો વિવાદ એ રીતનો છે કે આપણે ચક્કરમાં પડી જાય બહુ જ ધ્યાનથી સાંભળજો રસપ્રદ વાત છે પુરુષ પ્રકૃતિ આપણા મનમાં સ્પષ્ટ છે કોણ છે યાદ તો છે ને હવે જે વિવાદ સર્જકો છે એ પુરુષ પ્રકૃતિ કોણ છે એમ જ્યારે પૂછાય છે અને આ જ વચરામૃતમાં તો એવું બતાવે છે આપણે કીધું પુરુષ મુક્ત છે પ્રકૃતિ અનાદિ માયા તત્વ છે તો એ લોકો એમ કહે છે અમુક લોકો કે પુરુષ એટલે કોણ તો જેને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ પુરુષ અને પ્રકૃતિ એટલે લક્ષ્મીજી એટલે પુરુષ પ્રકૃતિ એ શ્રી કૃષ્ણ ભગવાનની વાત છે અને શ્રી કૃષ્ણ ભગવાન એ પુરુષ પ્રકૃતિનો અવતાર છે ભગવાન શ્રી કૃષ્ણ એ પુરુષ અને પ્રકૃતિ એ લક્ષ્મીજી એટલે પુરુષ પ્રકૃતિ એ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એમનો જે લોક ગોલોક એ જ આ પુરુષ પ્રકૃતિનો લોક એ જ ગોલોક હવે આ વાત તમારા કોઈના મગજમાં આવતી હોય કે સમજાતી હોય તો મને ખબર નથી પણ આપણે વિનમ્ર ભાવે એને જરા સમજવી જ પડે કે આ કઈ રીતે પુરુષ અને પ્રકૃતિની વાત તો મહારાજ જુદી જ કરે છે શાસ્ત્રો પણ જુદી બતાવે છે તો આ લોકોએ આવું ક્યાંથી લાવ્યા કે જે પુરુષ છે એ શ્રીકૃષ્ણ છે કે જે શ્રીકૃષ્ણનો અવતાર આ મૂળ પુરુષનો અવતાર છે એટલે પુરુષ છે એ શ્રીકૃષ્ણ છે શ્રી કૃષ્ણનો અવતાર એ પુરુષથી થયો છે અને પ્રકૃતિ એ લક્ષ્મીજી છે એટલે એમનો પુરુષ પ્રકૃતિ લોક એ ગોલોક છે મગજમાં ઉતરતું નથી સમજાતું નથી બુદ્ધિ હા પાડતી નથી કારણ કે આ કઈ રીતે સ્વીકારવું એટલે આપણે સમાધાન સમજ ખોળવા તો જવું જ પડે તો પ્રમાણભૂત વચનો તો આ નારાયણ શ્રીજીના મહારાજના જ છે તો આપણે એમને પૂછીએ ભાઈ તમે આ વસ્તુ લાવ્યા ક્યાંથી આ ભગવાન શ્રી કૃષ્ણ છે એ પુરુષ છે અને પ્રકૃતિ લક્ષ્મીજી છે પુરુષ પ્રકૃતિનો લોક છે ગોલોક છે એ તમે લાવ્યા ક્યાંથી તો કે તો વચનામૃતનું પ્રમાણ છે અમારું કઈ વાત નથી વચનામૃતમાં જ કહાયેલું છે તો કે કઈ જગ્યાએ વચનામૃત આપણે વાંચીએ છીએ કઈ જગ્યાએ તમને આવું મળ્યું કઈ જગ્યાએ તો કે ગરડા મધ્યના એકત્રીસમાં વચનામૃતમાં જ કહેવાયું છે કે બહુધા શાસ્ત્રમાં પુરુષ રૂપે જ પુરુષો તમને કહ્યા છે એટલે બહુધા શાસ્ત્ર ભાગવત ગીતા આદિ એ શાસ્ત્ર અને એમાં પુરુષ રૂપે જ બહુધા પુરુષોત્તમનું જ વર્ણન છે એટલે ત્યાં જે જે પુરુષોત્તમનું વર્ણન છે એ આ પુરુષનું જ વર્ણન છે વચનામૃત એમ કહે છે કે બહુધા શાસ્ત્રમાં પુરુષ રૂપે જ પુરુષોત્તમનું વર્ણન છે એ જે પુરુષોત્તમ પુરુષોત્તમ કરે છે પણ આ વચનામૃત જ કહે છે ચોખ્ખું કે બહુધા પુરુષ રૂપે પુરુષોત્તમનું વર્ણન છે અને અમારી વાત કરતા નથી વચરામૃત ગરડા મધ્યના એકત્રીસમાં જ આ વસ્તુ કહાયેલી છે હવે જ્યારે વચરામૃતની વાત આવે તો આપણે ઊભા રહી જઈએ કે જે શ્રીજી મહારાજા જ આવું કહેતા હોય કે ભાઈ એ જે બહુધા પુરુષોત્તમની વાત કરે છે એ બધી વાત શાસ્ત્રોમાં પુરુષ સુધીની છે અને પુરુષ રૂપે પુરુષોત્તમનું વર્ણન છે તો આપણને તો પછી આગળ વધવાનો કોઈ રહ્યું જ નહીં ને એટલે વિચાર આપણો કુંઠિત થવા માંડે હવે શું સમજવું બીજે તો ક્યાંય પ્રતિપાદિત થતું નથી એટલે હવે એ હકીકતમાં ખરેખર ત્યાં એ રીતે કહેવાયું છે તો એ આપણે જરા જોઈ લેવું પડે કે શ્રીજી મહારાજે ખરેખર ત્યાં જે કહ્યું છે એ કે કઈ રીતે કહ્યું છે કારણ કે કોઈ શાસ્ત્રમાંથી ક્યાંયથી તમે એક ટુકડો ઉપાડીને જો રજૂ કરી દો તો બુદ્ધિચક્રમાં પડી જાય અર્થનો અનર્થ થઈ જાય એટલે હકીકતે અહીંયા શું રજૂ થયું છે મૂળભૂત રીતે આપણે શ્રીજી મહારાજના શું વચનો છે એને એક ધ્યાનથી સાંભળવાનું પ્રશ્ન સમજાઈ જાય જવાબ સમજાઈ જાય એ સાચા છે કે બીજું કોઈ સાચું છે એ તમારે નક્કી કરવાનું છે ચાલવાનું છે વચનામૃત પ્રમાણે બિલકુલ તટસ્થ ભાવે તો અહીંયા મહારાજ વચનામૃતની અંદર શું ચર્ચા છે ગરડા મધ્ય એકત્રીસમાં ત્યારે શુકમુનિએ પૂછ્યું જે પુરુષોત્તમ વાસુદેવ છે તે પુરુષ રૂપે કરીને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે માટે પુરુષ રૂપે કરીને જ બહુધા શાસ્ત્રમાં પુરુષો તમને કહ્યા છે ત્યારે પુરુષમાં અને વાસુદેવમાં કેટલો ભેદ છે આ પ્રશ્ન છે કોને પૂછ્યો છે શુકમુનિએ આમાં સમજાયું કાંઈ બહુ જટિલ વાત છે હવે આપણે બહુ જ એકાગ્ર ચિત્તથી સાંભળો એટલે બધું સ્પષ્ટ થાય એ જે વાત કહે છે કે અહીંયા વચનામૃતમાં કહેવાયું છે તો પેલી વાત એ છે કે આ પ્રશ્ન તો સુક મુનિએ પૂછ્યો છે આ રીતનો કે ભાઈ વાસુદેવ છે એ પુરુષ રૂપે કરીને જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા છે માટે બહુધા શાસ્ત્રમાં પુરુષ રૂપે પુરુષોત્તમને કહ્યા છે તો પુરુષ અને પુરુષોત્તમ વિશે શું ભેદ છે આ પ્રશ્ન છે સુકમુનિનો છે હવે જ્યારે પ્રશ્નનો તો એવી બાબત છે પ્રશ્ન તો કોઈ પણ પૂછી શકે ગમે તેવો પૂછી શકે ગમે તે રીતે પૂછી શકે એમાં કોઈ પ્રતિબંધ ન હોઈ શકે પ્રશ્ન પૂછનાર અલગ વ્યક્તિ છે શ્રીજી મહારાજે કઈ રજૂઆત કરી જ નથી આ પેલો ધડાકો એ જ છે કે આ પ્રશ્ન છે એ તો સુકમુનિએ પૂછ્યો છે કદાચ સુકમુનિએ ન પૂછ્યો હોત ને કોઈ અગડમ બગડે બગડમે પૂછ્યો હોય તો પ્રશ્ન તો વચનામૃતમાં આવી જાય એ જે પ્રશ્ન આવ્યો એ કંઈ મહારાજનું વિધાન નથી કે મહારાજનો ઉત્તર નથી કે મહારાજની વાણી નથી વાણી તો પ્રશ્ન છે પ્રશ્ન તો ગમે તે સામાન્ય માણસનો પણ પ્રશ્ન આવે તો એ પ્રશ્ન કોઈ સિદ્ધાંત બનતો નથી બને પ્રશ્ન ગમે તેમ ગમે તે રીતે સાચો ખોટો ગમે તેમ પૂછો એટલે ભૂમિકા જ્યારે આપણે પ્રથમ દિવસે વચનામૃતમાં જોઈ હતી ત્યારે પણ કહ્યું હતું કે ઘણી જગ્યાએ એવું છે કે ત્યાં આપણે એવો વિવાદ સર્જીએ છીએ કે જ્યાં ખરેખર પ્રશ્નને જવાબ સમજી લઈએ છીએ અને એ જવાબ જાણે શ્રીજી મહારાજનો છે એ માની લઈએ છીએ ત્યારે મોટામાં મોટો ગોટાળો સર્જાય છે આ કંઈ શ્રીજી મહારાજ બોલ્યા નથી એને પ્રતિપાદન કર્યું નથી એ તો સાચું ને હા પડે છે કે નથી પડતી સુકમુનિએ પૂછ્યું છે આ રીતની વાત છે તો પ્રશ્ન તો હું પૂછી શકું તમે પૂછી શકો અભણ પૂછી શકે વિદ્વાન પૂછી શકે ગમે તેવો પૂછી શકે ગમે તે રીતે પૂછી શકે તો પ્રશ્ન કઈ શ્રીજીનું વિધાન નથી એટલે શ્રીજી મહારાજ પોતે તો કઈ બોલ્યા જ નથી એને તો પુરુષ અને પુરુષોત્તમના ભેદની વાત કરી પણ આ રીતની કંઈ મહારાજે પોતે વિધાન સ્પષ્ટ કર્યું નથી એક બાબત હવે બીજી બાબત કે ગરડા મધ્યનું જે એકત્રીસમું વચનામૃત છે કે જેમાંથી એ તારવે છે તો એ મૂળ રીતે સાવ વચનામૃતનો જે પ્રારંભ છે ત્યાં જવું જોઈએ કે આ પ્રશ્ન કઈ રીતે આવ્યો છે તો પ્રારંભ છે એમાં સ્પષ્ટપણે લખાયું છે કે પ્રાગજી દવે શ્રીમદ ભાગવતની કપિલ ગીતાની કથા વાંચતા હતા એ તૃતીય સંગમાં કપિલ ગીતાની વાત છે કપિલ મુનિનું સાંખ્ય અતિ જટિલ છે એ જેને તેને કંઈ હાથમાં આવે એવું નથી સમજો ને લોચા લાપસી જેવું છે બુદ્ધિ ચક્રમાં ચડી જાય અને જ્યારે એ કપિલ ગીતાની કથા વંચાય છે ત્યારે શ્રીજી મહારાજ એના ઉપર પછી કૃપા કરીને બોલે છે તો કપિલ ગીતા શું છે એનું કપિલનું સાંખ્ય શું છે એની સમજ હોવી જોઈએ પેલી બાબત બીજી બાબત કદાચ ચાલો એ સમજ ન હોય તો શ્રીજી મહારાજે સંપૂર્ણ જે કપિલ ગીતા અતિશય જટિલ ગ્રંથ કહી શકાય કે ભલભલા ગોથે ચડી જાય એને કરુણા કરીને મહારાજે એક જ વચરામૃતમાં એટલું સરસ સરળ રીતે સમજાવી દીધું છે કે મુમુક્ષુને કોઈ જાતનો કલ્યાણમાં ભય ન રહી અને જ્યારે કોઈ સમજદાર અને વિદ્વાન માણસ આ વચનામૃતને વાંચે કપિલ ગીતાના સમન્વયમાં તો નાચવા માંડે કે ઓહો આટલું બધું સરળ કે જેમાં ગૂંચવાઈ જવાય એવું છે એને આ પુરુષો તમે આ ભગવાન સ્વામિનારાયણ આટલું સરળ સામ કાંટીને ચોખ્ખું કરી દીધું નાચવા માંડીએ એટલું સરસ બતાવ્યું છે કે પુરુષોત્તમ છે તો પુરુષોત્તમ પછી અક્ષર છે પછી પુરુષ પ્રકૃતિ છે પછી પ્રધાન પુરુષ છે એમ એક એક જે પછી તત્વો પેદા થતા ગયા એમ વિરાટ થયું અને વિરાટમાંથી બ્રહ્માદિકો થયા તો પુરુષોત્તમ નારાયણ છે એકમાં બીજામાં બીજામાં એમ જે પ્રવેશ કરતા ગયા અને જે પુરુષોત્તમનું સર્વોપરીપણું એમણે ગરડા મધ્યના એકત્રીસમાં સ્થાપિત કર્યું એ રીતે સર્વોપરીપણું કે બીજા કોઈ તત્વ બીજા કોઈ દેવતાઓ બીજા કોઈ ઈશ્વરો એને પુરુષોત્તમ કોઈ સમજી ન બેસે એક પુરુષોત્તમ નારાયણ સર્વોપરી બિરાજે અને બીજા તત્વો છે કઈ રીતે એમાં ભગવાન પુરુષોત્તમ પ્રવેશ કરે છે એટલે બીજા ઈશ્વરાદિક પુરુષાદિક એ પુરુષોત્તમ ન સમજાય જાય એટલા માટે લાંબુ લચ્ચ લેક્ચર ગરડા મધ્યના એકત્રીસમાં આપ્યું છે છતાંય જીવને વધારે અનુકૂળતા પડે એટલે સુકમુનિએ રિપીટ કર્યું કે મહારાજ એમ બતાવો કે બહુધા શાસ્ત્રમાં આવી રીતે જેમ કપિલના સાંખ્યમાં આવ્યું તો બીજા બહુધા શાસ્ત્રમાં પણ આ રીતની વાત છે પુરુષ રૂપે પુરુષોત્તમનું પ્રતિપાદન વર્ણન આવે છે તો એમાં ભેદ કેટલો છે એ મને સ્પષ્ટ સમજાવો આપણા માટે પ્રશ્ન પૂછ્યો છે એટલે ફરીથી શ્રીજી મહારાજે પુરુષ અને પુરુષોત્તમનો ભેદ સમજાયો તો મૂળ વાત શું થઈ કે પુરુષ અને પુરુષોત્તમને આપણા માટે ઉપાસના માટે સ્પષ્ટ કરવા માટે આખી ચર્ચા અને એ જે સૃષ્ટિક્રમમાં તત્વો ઉપજ્યા એને આનુષંગિક રહીને બરાબર છે તો આ જે વચરામૃત છે એમાં કોઈ અવતાર નિરૂપણની કોઈ ચર્ચા જ નથી એ તો સત્ય એક ને એક બે જેવી વાત છે અવતાર કયો અવતાર ક્યાં છે કયો અવતારને કેવો સમજવો એની કોઈ ચર્ચા કે એનું કોઈ નિરૂપણ આ વચરામૃતનો લેન્થ નથી લાયન નથી ઉત્પત્તિ ઘટનાક્રમને લઈ પુરુષ અને પુરુષોત્તમને સમજાવવાની એક સરસ મજાની આમાં એક સાંકળ છે હવે આ વચનામૃતમાંથી વચ્ચેથી રસ્તો કાઢી અને એને અવતારવાદ પરત્વે લઈ જવો અને અહીંયા આ અવતાર છે અહીંયા આ અવતાર છે એમ જે ઘટાવવું એ તો શાસ્ત્રનો અનર્થ કર્યો કહેવાય કારણ કે અહીંયા એ વસ્તુનું નિરૂપણ કે પ્રતિપાદન જ નથી વચનામૃતનો ગુઢાર્થ એ જ છે સરળ અર્થ પણ એ છે કે જે એક પુરુષોત્તમ છે એને સ્પષ્ટપણે સમજી શકાય એટલા માટે આ પુરુષનો પ્રશ્ન છે તો એ પુરુષોત્તમ એટલે આપણે જેને પરાત્પર ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ કહીએ છીએ એ પણ પુરુષ રૂપે ન સમજાઈ જાય એટલા માટે ચોખવટ છે બીજા જે ભગવાન જે જે ઉપાસે છે એ સમજવાની વાત પછી પણ આપણે જેને ઉપાસીએ છીએ એ પુરુષોત્તમ નારાયણ પણ પુરુષોત્તમ પુરુષ રૂપે ન સમજાઈ જાય બસ ભગવાન સ્વામિનારાયણ એ તો આ પુરુષ જે વર્ણવ્યા એ એવું ન સમજાય એવું જ આ હાર્દ વચનામૃતનું છે હવે આમાં શ્રી કૃષ્ણની કે રામચંદ્રાબીકની કોઈ વાત કે કોઈ ચર્ચા શાસ્ત્રીય દ્રષ્ટિએ નથી કોઈ પણ વિદ્વાનોને પૂછો આમાં એ વસ્તુ નીકળતી નથી એ તો સ્પષ્ટ થયું તો પુરુષ રૂપે વર્ણન થાય છે હા એ હા પાડી આપણે હા પાડીએ થાય છે પણ શા માટે થાય છે એ પણ સુકમુનિએ કહ્યું કે પરાપર પુરુષોત્તમ નારાયણ છે એ પુરુષ રૂપે થઈને આ જે જગતની ઉત્પત્તિની સ્થિતિ એને પ્રલયના કરતા છે પુરુષ રૂપે થઈને પુરુષમાં પ્રવેશ કરે છે એટલે એ રૂપે થાય છે અને એ રીતે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે એટલા માટે પુરુષ રૂપે પુરુષોત્તમનું વર્ણન થાય છે હા હવે જે તમે મહાપૂજામાં બેસો છો મહાપૂજો કરનારા છે એને ખ્યાલ હશે કોઈ જગ્યાએ જયારે વૈદિક કર્મકાંડ થતું હોય તો પુરુષ સુપ્તથી થી પૂજન થાય છે અને આપણે ભગવાન સ્વામિનારાયણનું પણ પુરુષ સુપ્તથી પૂજન કરીએ છીએ બરાબર તો એ પુરુષ સુપ્ત નામ આપ્યું છે કારણ કે એમાં વિરાટ પુરુષનું વર્ણન છે મૂળ પુરુષની તો વાત જ નહીં વિરાટ એના પછી જે વિરાટ પુરુષ છે એ સહસ્ત્ર શીર્ષા પુરુષનું વર્ણન પુરુષ સુક્તમાં છે એટલે એ સુક્તનું નામ પુરુષ સુક્ત રાખ્યું છે પુરુષોત્તમ સુક્ત નથી રાખ્યું પુરુષોત્તમ સુક્ત નથી કહ્યું પુરુષ સુક્ત કહ્યું છે અને એ પુરુષ રૂપમાં પુરુષોત્તમનું પૂજન ચાલે છે નહીં કે પુરુષ પણ પુરુષોત્તમનું જ પૂજન છે પણ પુરુષના રૂપમાં કારણ કે પુરુષોત્તમ છે એ વિરાટ રૂપે સૃષ્ટિમાં આગળ વધ્યા છે એટલે પુરુષ રૂપે પુરુષોત્તમનું પૂજન પુરુષ સૂક્ત કહેવાય છે એવી જ રીતે બીજા ગ્રંથોમાં પણ આ વાત આવે કારણ કે એ રૂપે ભગવાન અત્યારે એમાં કાર્ય કરી રહ્યા છે શક્તિ પ્રેરિત થયા છે બરાબર તો એક વાત કે પુરુષ રૂપે પુરુષોત્તમ થયા અને એનું આ પૂજન ચાલે છે તો એનો જે શબ્દ વાપરો છે એને ધ્યાનમાં લ્યો અહીંયા કે બહુધા શાસ્ત્રમાં પુરુષ રૂપે પુરુષોત્તમનું વર્ણન થયું છે તો સ્પષ્ટતા એ છે કે પુરુષને જ પુરુષોત્તમ કહેવા અને પુરુષ રૂપે પુરુષોત્તમ કહ્યા છે એમ જે કહેવું એમાં આકાશ પાતળનો ભેદ પડી ગયો પુરુષને જ પુરુષોત્તમ કહેવા અને પુરુષ રૂપે પુરુષોત્તમને કહેવા તો ઘણો ભેદ પડી ગયો ત્યારે અહીંયા જે કહ્યું છે એ પુરુષને જ પુરુષોત્તમ શાસ્ત્રમાં કહ્યા છે એમ નથી કહ્યું પુરુષ રૂપે પુરુષોત્તમને કહ્યા છે સરળ રીતે આપણે એમ કહીએ કે ગુરુ એ જ હરિ ગુરુ એ જ હરિ અને બીજી રીતે કહીએ કે ગુરુ રૂપમાં હરિ આપણી વચ્ચે બેઠો છે કેટલો ભેદ પીડ્યો ગુરુ એ હરિ નથી પણ ગુરુના રૂપમાં હરિ આપણી વચ્ચે બેઠો છે અને ગુરુ એ જ હરિ એમ જે કહેવું એ તો અર્થનો અનર્થ થઈ ગયો તો શાસ્ત્રમાં સુકાનંદ સ્વામીએ વર્ણન છે એની વાત કરી તો એમ નથી કહ્યું કે પુરુષને જ પુરુષોત્તમ કયા છે પુરુષ રૂપે પુરુષોત્તમનું વર્ણન છે વર્ણન કોનું ચાલે છે કહેવાય છે પુરુષનું પણ પૂજન વૃત્તિ અને જ્યાં દ્રષ્ટિ છે ક્યાં છે પુરુષોત્તમમાં પુરુષ રૂપે કહેવાય છે જેમ ગુરુને ગુરુ રૂપમાં હરિ કહેવાય છે પણ પૂજન ચાલે છે હરિનું એ તો એક માધ્યમ છે એવી રીતે પુરુષ રૂપે પૂજન થાય છે તો પુરુષોત્તમનું ત્યારે આ લોકોએ અર્થ પલટાવી નાખ્યો આ એકદમ ઊંધું કરી નાખ્યું ઊંધું કઈ રીતે કર્યું કે ભાગવત ગીતાદિક જે શાસ્ત્રો છે એમાં જે પુરુષોત્તમનું વર્ણન છે એ આ પુરુષનું છે એટલે એમાં જે પુરુષોત્તમ કહેવાય એ કોણ તો કે આ પુરુષ એટલે હવે એ પુરુષોત્તમની લીલા ચરિત્ર કે પૂજન કરો તો કોનું પૂજન થયું પુરુષનું પૂજન થયું ત્યારે અહીંયા એમ કે છે કે આ પુરુષ રૂપે પુરુષોત્તમનું પૂજન કરવાનું છે ત્યારે આ લોકો એમ કહે છે પુરુષ રૂપે પુરુષને નિર્દાયો છે કેટલો આ પ્રશ્નમાંથી પણ કેટલો અસંગત એમણે અર્થ કાઢ્યો કહેવાય પેલાની દ્રષ્ટિ પુરુષોત્તમ તરફ છે આમની પુરુષોત્તમ ઉપરથી પુરુષ ઉપર છે એટલે બે લેન્થ વચનામૃત પ્રમાણે ખોટી છે એમની કે એવી વર્ણન કે એવી રીતભાત આમાં રજૂ કરાઈ જ નથી આમાં તો પુરુષોત્તમનું જ નિરૂપણ છે હા બીજી વાત કે શાસ્ત્રમાં આ રીતે પુરુષ રૂપે જ પુરુષોત્તમનું વર્ણન છે સાક્ષાત પરાત્પર પુરુષોત્તમ રૂપે પણ શાસ્ત્રમાં પુરુષોત્તમનું વર્ણન છે તો એ ચેપ્ટર કેમ છોડી દીધા એ ચેપ્ટર કેમ છોડ્યા હું એક એક્ઝામ્પલથી કહું તમને કોઈના હાથમાં એક ગ્રંથ આવ્યો અને એ ગ્રંથ ભગવાન સ્વામિનારાયણનો હતો તો એ પેલે પ્રકરણથી વાંચવા માંડ્યો અને એમાં આવ્યું કે ભગવાન સ્વામિનારાયણ છપૈયામાં પ્રગટ થયા આટલા વર્ષ ગ્રહમાં રહ્યા પછી આવી રીતે વન વિચરણ કર્યું સાત વન વર્ષ વન વિચરણ કર્યું પછી ગુજરાત સૌરાષ્ટ્રમાં આવ્યા રામાનંદ સ્વામીને મળ્યા ધર્મ ધુરંધર થયા અને પછી માંગરોળથી માંડીને અમોઘ ઐશ્વર્ય એમણે પરાત પર પુરુષોત્તમ નારાયણનું દર્શાવ્યું અનેક લોકોને સમાધિ કરાવી અનેકને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવ્યા અનેકના નાળી પ્રાણ પોતામાં લીન કરી દીધા અને એવું સર્વોપરી પોતાનું સામર્થ્ય અને ઐશ્વર્ય એમણે છૂટું મૂકી દીધું અને ભૂમંડળમાં પોતાનું સર્વોપરીપણું સ્થાપિત કર્યું એક પછી એક ચેપ્ટર આવે છે હવે એમાં એક વાંચતા વાંચતા એવું ચેપ્ટર આવે કે અદભુતાનંદ સ્વામી વેમારડીથી આવ્યા અને મહારાજને દંડવત કરીને કહ્યું કે મહારાજને વેમારડીમાં આપના મહિમા કઈ કઈ સત્સંગીઓ કર્યા છે તો એકવાર આપ ત્યાં દર્શન દેવા પધારો ત્યારે મહારાજે કહ્યું કે સ્વામી અમે તો નહીં આવી શકીએ અહીંયા માણસો આવવાના છે અને સત્સંગીઓ ઘણા ભેળા થશે માટે અમે નહીં આવીએ પણ એમ કરો અમારી જગ્યાએ મુક્તાનંદ સ્વામીને લઈ જાઓ અને મારી જેમ જ મુક્તાનંદ સ્વામીને પૂજન કરજો થાળ ધરાવજો હિંડોળે ઝુલાવજો ઘરેણા પહેરાવજો ઝરકસી જામા મોળીડું આ તે બધું જ એમને ધરાવજો મારી રૂપે એમને લઈ જાઓ એમનું મારું રૂપ સમજીને પૂજન કરજો બસ અને સાથે આવેલા ભક્તોને કહ્યું કે મુક્તાનંદ સ્વામી છે મારું જ રૂપ સમજીને લઈ જાઓ અને ભક્તો અને અદભુતાનંદ સ્વામી રાજી થયા અને મુક્તાનંદ સ્વામીને લઈ ગયા અને મુક્તાનંદ સ્વામીને એ જ રીતે થાળ પોશાક હુંડળા ઝૂલા ઘરેણા એ રીતે મહારાજ સમજી અને પૂજન કર્યું હવે કોઈ આ ગ્રંથને વાંચતા વાંચતા એ જ ચેપ્ટર પકડીને બેસી જાય જુઓ અહીંયા મુક્તાનંદ સ્વામીને જ ભગવાન કહ્યા છે આ જો આ વાંચો આમાં શું કહ્યું છે કે મુક્તાનંદ સ્વામી એ જ ભગવાન છે એને એનું જ પૂજન થાય છે અને એને જ થાળ ભેટ અને આરતી બધું જ થાય છે વસ્ત્ર અલંકાર ઘરેણા તો એણે એ શાસ્ત્રને અન્યાય ન કર્યો કહેવાય કારણ કે આગલા ચેપ્ટર છે એમાં તો પુરુષોત્તમ કોણ છે એની રજૂઆત થાય એ બધા ચેપ્ટર છોડી દીધા અને મુક્તાનંદ સ્વામીનું ચેપ્ટર હતું એ પકડી લીધું જો અહીંયા પુરુષોત્તમ અહીંયા આ મુક્તાનંદ સ્વામી એ જ પુરુષોત્તમ છે એવું આ ગ્રંથમાં વર્ણન છે તમને શું ખબર પડે એવું જ રીતે આમાં થયું કે જ્યાં જ્યાં પુરુષ રૂપે પુરુષોત્તમની સ્તુતિ હોય કે એનું વર્ણન હોય તો પરાત્પર પુરુષોત્તમ નારાયણના પણ ચેપ્ટર છે એ કેમ છોડી દીધા એ જો છોડી દો તો અનર્થ થાય જ તો મતી લોચે ચડી જાય કારણ કે બીજા ચેપ્ટરો છે એ પુરુષોત્તમનું નિરૂપણ કરે છે જ્યારે આપણે આવી વાત કરીએ છીએ ત્યારે એ લોકો એક દલીલ મૂકે છે કે ભાઈ આ એ ભાગવત આદિ શાસ્ત્રોમાં પુરુષોત્તમનું નિરૂપણ છે પણ એ પુરુષોત્તમ એટલા માટે કહેવાય છે કે મૂળ પુરુષ છે એને પુરુષોત્તમ કહેવાય છે આ જે પુરુષ છે ને એને પુરુષોત્તમ કહેવાય છે માટે એને પુરુષોત્તમ કહે છે બાકી પુરુષોત્તમ જે આપણે કહે છે પરાત્પર પુરુષોત્તમ એ તો આ શ્રી કૃષ્ણ નહીં હવે આવી વાત લાવ્યા તો હવે શું આવું જે પુરુષોત્તમ પણ એ શ્રીજી મહારાજને શું માન્ય છે તો શ્રીજી મહારાજ જે પોતે બતાવે છે એને આપણે સમજવું પડે તો આવો પંચાળાના છઠ્ઠા વચનામૃતમાં શ્રીજી મહારાજ શું વાત કરે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે શ્રી જેવો અવતાર સર્વશક્તિએ યુક્ત બીજો કોઈ નથી થયો કેમ જે બીજી જે સર્વે પોતાની અનંત વિભૂતિઓ ભિન્નપણે ભિન્ન ભિન્નપણે રહી છે તે સર્વેનો ભાવ શ્રી કૃષ્ણ ભગવાને પોતાને વિશે દેખાડ્યો કેવી રીતે તો પ્રથમ પોતે દેવકી થકી જન્મા ત્યારે શંખ ચક્ર ગદા પદ્મ ધારીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું તેણે કરીને લક્ષ્મીપતિ જે વૈકુંઠનાથ તેનો ભાવ પોતામાં જણાવ્યો તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું તેણે કરીને સહસ્ર શીર્ષાપણે કરીને અનિરુદ્ધપણું પોતામાં જણાવ્યું તથા અક્રૂરને યમુનાના ધરામાં દર્શન દીધા તેણે કરીને શેષશાહીપણું જણાવ્યું અર્જુનને રણસંગ્રામમાં વિશ્વરૂપ દેખાડ્યું જે પશ્ચિમે પાર્થ રૂપાણી શતશોથ સહસ્ત્રશ એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમ પણું જણાયું અહીં પુરુષોત્તમ પણું કહ્યું અનંત બ્રહ્માંડ દેખાડીને છતાંય એમ કોઈ તરત જ એને ઘટાડી દે કે ભાઈ અનંત બ્રહ્માંડ દેખાડ્યા એટલે કે પરાત્પર પુરુષોત્તમ નારાયણનું અહીં નિરૂપણ નથી પણ શ્રીજી મહારાજને ખ્યાલ હશે કે કોઈ આવો અર્થ અનર્થ ન કરે એટલા માટે એમણે ગીતામાં જે પંદરમો પુરુષોત્તમ યોગનો આખો અધ્યાય છે એનો શ્લોક એક સારરૂપ શ્લોક ચૂંટીને અહીંયા મૂકી દીધો કે હું જે પુરુષોત્તમપણું કહું છું એ પુરુષને પુરુષોત્તમપણું નહીં તો એમનું જ પ્રમાણ વાંચો કે પુરુષોત્તમ પણ જણાવ્યું તથા પોતે શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું જે યસ્માક્ષરમતીતો મક્ષરાદવિચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ એવી રીતે પોતાનું પુરુષોત્તમ પણ જણાવ્યું હવે આનો અર્થ શું છે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કે છે કે અર્જુન હું પુરુષોત્તમ છું પણ કેવો પુરુષોત્તમ ક્ષરથી પણ અક્ષરથી પણ પર છું હવે અક્ષરથી પર પુરુષ છે અક્ષરની નીચે પુરુષ છે ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે યસ્માત તો હો મક્ષરાદવી ચોત્તમ ક્ષર અને અક્ષર એનાથી પર ઉત્તમ એવો હું પુરુષોત્તમ છું અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ એટલે મને ત્રણેય લોકમાં બધા પુરુષોત્તમ કહે છે હું ક્ષરથી પણ પર છું અને અક્ષરથી પણ પર છું આ વાત મૂકી અને મહારાજે શ્રી કૃષ્ણનું પુરુષોત્તમ પણ સ્પષ્ટપણે નિર્દેશી દીધું છતાં પણ એક વાત પાછી નીકળી પડે કારણ કે મહારાજે તો ગીતાને જ વધારે પ્રમાણ રાખી અંત્યના દસમાં એમ કહ્યું કે જેવું મહાભારત પ્રમાણ નહીં પણ વિશેષપણે ભગવદ્ ગીતા પ્રમાણ એમ ભાગવત છે એ પ્રમાણ છે તો ભાગવતનો વધારે વધારે પ્રમાણ દશમ ને પંચમ સ્કંદ મહારાજે માન્યા છે તો આ લોકો દસમ સ્કંદમાંથી પણ એક વાત લાવ્યા દસમ સ્કંદના સાઠમા અધ્યાયમાંથી સારૂપ એવી વાત લાવ્યા કે ત્યાં એમ કહેવાયું છે કે શ્રી કૃષ્ણ છે પુરુષ છે અને પ્રકૃતિ છે લક્ષ્મીજી છે એમાં નિરૂપણ છે દસમ સ્કંદમાં જ કહેવાયું છે હવે શું કરવું હવે ત્યારે આપણે જોઈએ દસમ સ્કંદનો સાઠમો અધ્યાય ખોલો તો તમને સ્પષ્ટ થઈ જાય એમાં સ્પષ્ટ નિરૂપણ છે એમાં છેલ્લે અઠાવન અને ઓગણસાઠ ના શ્લોકમાં સ્પષ્ટપણે કહેવાયું છે શું કહેવાયું છે કે આવી રૂક્ષ્મીણી સાથે ભગવાન શ્રી કૃષ્ણ મધુર મધુર દાંપત્યની હસી મજાકની લીલાઓનો વિસ્તાર કરે છે હસી મજાક લોકને રંજન કરવા માટે લોકની શિક્ષાને માટે અને માનુષી લીલાઓનો વિસ્તાર ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજી સાથે કરી રહ્યા છે હવે બિલકુલ એક તો લોકની શિક્ષા માટે અને સ્પષ્ટ કહ્યું કે માનુષી લીલાઓ કરી રહ્યા છે આ બધી લીલાઓનું વર્ણન છે એ ભગવાન શ્રી કૃષ્ણની માનુષી રૂપની લીલા છે અને એ દાંપત્યનો ભાવ રજૂ કરીને લોકને દાંપત્યની શિક્ષા આપવા માટે આ લીલાનો વિસ્તાર છે એમ એમાં સ્પષ્ટપણે લખાયું છે તો જે લીલા થઈ છે એ મનુષ્ય ભાવે થઈ છે એમાં ચોખ્ખું લખ્યું બરાબર છે હવે જો એમ તમે કોઈ મનુષ્ય ભાવે જે લીલા થઈ હોય એને પકડી લ્યો તો એ કઈ રીતે સર્વોત્કર્ષ વિધાન બને કારણ કે તમારે વચનામૃતમાં ચાલ્યા જાઓ મહારાજ એમ કહે કે હું તો અનાદિ મુક્ત છું હા પછી એમ કહે કે મારામાં મારા હૃદયમાં નરનારાયણ સાક્ષાત બિરાજે છે આપણે સૌ નરનારાયણના આશરે છીએ તો એવા ભક્ત ધીરે ધીરે થઈશું આપણે તો ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત છીએ તો આનું શું બોલો ત્યારે આપણે એમ કહીએ તો પુરુષોત્તમ નારાયણ મનુષ્ય ભાવે બોલ્યા છે બાકી હકીકતમાં તો પુરુષોત્તમ નારાયણ છે કારણ કે વચનામૃતમાં બીજી પથરાયેલું છે બરાબર છે મનુષ્ય ભાવે બોલ્યા છે એ ચોખ્ખું છે આપણે હા પાડીએ છીએ અને એ આપણે સ્વીકૃત છે તો આપણા ભગવાન છે એ મનુષ્ય ભાવે આવું આવું બોલે તો પછી બીજાના ભગવાન મનુષ્ય ભાવે કઈ બોલે જ નહીં એવો અન્યાય કેમ કારણ કે એમાં તો કીધું છે કે મનુષ્ય ભાવે બોલ્યા છે અહીંયા આપણે કીધું છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ મનુષ્ય ભાવે બોલ્યા છે તો બેયનો મનુષ્ય ભાવ છે એટલે આવા વિધાન આવે ને આવે ને આવે બીજી વાત કે દશમ સ્કંધના સારરૂપ આવી વાત કહે છે કે એમાં જે પુરુષ છે શ્રીકૃષ્ણ કૃષ્ણ છે પ્રકૃતિનું લક્ષ્મીજી રૂપે નિરૂપણ થયું છે એ દશમ સ્કંદનો તો તમે સાર કયો છો ને તમે સાર કાઢીને કીધો છે ને પણ શ્રીજી મહારાજ પોતે એ પોતે જ પોતાનો જે સાર છે કે દશમ અને પંચમ સ્કંદ છે એનો સાર હું કાઢીને આપું તો એ આપણને વધારે અનુકૂળ છે કારણ કે બીજા જે પોતે કંઈ સાર બતાવે અને શ્રીજી મહારાજ પોતે હવે દસમ સ્કંદનો સાર કાઢે આ લોકોએ સાર કાઢ્યો કે દસમ સ્કંદમાં આવી રીતે શ્રી કૃષ્ણનું નિરૂપણ છે તો હવે શ્રીજી મહારાજ દસમ સ્કંદનો સાર શું કાઢે છે જોઈએ સાંભળો પછી શ્રીજી મહારાજ મોટેરા મોટેરા પરમહંસને પૂછ્યું છે આ ગરડા મધ્યનું ઓગણચાલીસમું વચનામૃત છે હા હવે એમાં મહારાજ બોલે છે અમે પંચમ સ્કંદ તથા દસમ સ્કંદનું અતિશય પ્રતિપાદન કર્યું છે માટે એ બે ગ્રંથનું જે રહસ્ય છે તે જેમ તમને સમજામાં આવ્યું હોય તેમ કહો મોટેરા મોટેરા પરમંશોને હવે પૂછે છે હવે જે લોકોએ દસમ સ્કંદનો સાઠમાં અધ્યાયમાંથી સાર કાઢ્યો છે તો અહીંયા શ્રીજી મહારાજ શું સાર કાઢે છે એ આપણે ધ્યાનથી સાંભળવાનો રહ્યો કારણ કે બીજા સાર કાઢે અને શ્રીજી મહારાજ સાર કાઢે એમાં તમને માન્ય કોનો છે તો પછી સ્પષ્ટ થશે એમણે જે નિરૂપણ કર્યું ને આ મહારાજ શું નિરૂપણ કરે છે તો અમે પંચમ સ્કંદ તથા દસમ સ્કંદનું અતિશય પ્રતિપાદન કર્યું છે માટે એ બે ગ્રંથનું જે રહસ્ય તે જેમ તમને સમજવામાં આવ્યું હોય તેમ કહો ત્યારે મોટેરા સર્વે પરમહંસે પોતપોતાની સમજણ પ્રમાણે જેમ જણાયું તેમ કહી દેખાડ્યું પછી શ્રીજી મહારાજ બોલ્યા લ્યો હવે અમે એ બે ગ્રંથનું રહસ્ય કહીએ છીએ રહસ્ય તે શું જે ગમે તેવો શાસ્ત્રી હોય પુરાણી હોય અતિશય બુદ્ધિવાળો હોય તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચય સત્ય માને અને હા પાડે પણ તેને કોઈ રીતે સંશય ન રહે જે એ વાર્તા એમ નહીં હોય એવી રીતે જે કહી દેખાડવું તેનું નામ રહસ્ય કહેવાય અને એ બે ગ્રંથમાં દસમ સ્કંધનું તો એ રહસ્ય છે ધ્યાનથી કે જે ઉપનિષદ વેદાંત અને શ્રુતિ સ્મૃતિ તેમાં જેને બ્રહ્મ કહ્યા છે જ્યોતિ સ્વરૂપ કહ્યા છે જ્ઞાન રૂપ કહ્યા છે તત્વ કહ્યા છે સૂક્ષ્મ કહ્યા છે નિરંજન ક્ષેત્રજ્ઞ સર્વ કારણ બ્રહ્મ પુરુષોત્તમ વાસુદેવ વિષ્ણુ નારાયણ નિર્ગુણ એવે એવે નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે તે તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ વાસુદેવ છે એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિભાગ છે ત્યાં ત્યાં એવા એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનને જ કહ્યા છે પણ શ્રીકૃષ્ણ ભગવાનથી અધિક કાંઈ નથી અમને પરબ્રહ્મ કહ્યા કે શ્રુતિમાં વેદમાં બીજા ગ્રંથોમાં જે પરબ્રહ્મ કહ્યા છે એ જ પરબ્રહ્મ આ પ્રગટ સામે રહ્યા છે એ દેવકી નંદન શ્રી કૃષ્ણ છે આવું એમનું રહસ્ય છે એમ કોણે બતાવ્યું શ્રીજી મહારાજે પોતે પુરુષોત્તમ પણ એટલું જ કહ્યું હોત ને તો હજી બારી પણ બ્રહ્મથી પર પરબ્રહ્મ એ જે વર્ણન છે એ આ છે એવું દસમ સ્કંદનો સાર છે અને છેવટે ઘણીવાર આપણે એમ કહેવાય છે કે શ્રીકૃષ્ણ અને અનાદિ શ્રીકૃષ્ણ નારાયણ વાસુદેવ અને અનાદિ વાસુદેવ તો મહારાજે પંચમ સ્કંદની વાત કરતા કરતા એ વાતને પણ લઈ લીધી જો શું કે છે કે એ જ જે શ્રી કૃષ્ણ વાસુદેવ તેણે વસુદેવ દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજ રૂપ અદભુત બાળક થકા દર્શન દીધું એ અનાદિ વાસુદેવ રૂપ છે હવે જો તમે અનાદિ વાસુદેવ અને વાસુદેવનો ભેદ કરતા હો તો અહીંયા મહારાજે સ્પષ્ટપણે અનાદિ વાસુદેવ રૂપ વસુદેવ દેવકીનો પુત્ર શ્રી કૃષ્ણ છે એમ સાર રૂપે બતાવી દીધું સ્પષ્ટ થયું કે આ મહારાજે દસમ સ્કંદ અને પંચમ સ્કંદનો સાર કાઢ્યો તો પેલાનો જે સાર છે અને અહીંયા પરબ્રહ્મ પરત્વે સાર છે એ જુદો પડી ગયો અને મહારાજનો સાર એ જ આપણને માન્ય હોય કારણ કે એ જે બતાવે છે એનાથી વધારે વિશ્વસની કોઈ વસ્તુ ન હોય તો પુરુષોત્તમપણે પરબ્રહ્મપણે એ ભાગવતના દસમ સ્કંદમાં નિરૂપણ છે પુરુષ રૂપે નિરૂપણ નથી એટલે હવે આપણે સ્વીકારવું જ રહ્યું પણ એક આપણે સ્વીકારીએ ન સ્વીકારીએ પછીની વાત આપણે તો સ્વીકૃત છે જ પણ એ લોકોને સ્વીકૃત હોય કે ન હોય પછીની વાત પણ હવે બીજી વાત કે ગોલોક છે એને એ લોકો પ્રકૃતિ પુરુષના લોકને ગોલોક કહે છે કારણ કે શ્રી કૃષ્ણનું ત્યાં રહેવાનું ધામ છે તો એને ગોલોક કહે છે તો હવે જો એ ગોલોક હોય તો પ્રશ્ન એ થાય છે કે આત્યંતિક પ્રલયમાં ગોલોકનું શું થાય આત્યંતિક પ્રલયમાં ગોલોકનો નાશ થઈ જાય પ્રકૃતિ પુરુષ છે એનો નાશ થઈ જાય છે તો ગોલોકનું શું થાય ગોલોકનો નાશ થાય ખરો કોઈ જગ્યાએ વચનામૃતમાં એમ આવે છે કે ભાઈ ગોલોકનો આત્યંતિક પ્રલયમાં નાશ થાય છે તો પછી પુરુષ પ્રકૃતિનો લોક એ જ જો ગોલોક હોય તો એ ગોલોક તો આત્યંતિક પ્રલયમાં નાશ થઈ ગયો ત્યારે અહીંયા વળી પાછા એ લોકો છટકે છે કે ના આત્યંતિક પ્રલયમાં અમે ગોલોકનો નાશ નથી કહેતા તો વળી પુરુષ પ્રકૃતિનો લોક છે અને પાછો આત્યંતિક પ્રલયમાં પાછો ગોલોક બચી જાય છે આવું વિરોધીભાષી વલણ કેમ આત્યંતિક પ્રલયમાં ગોલોક બચી જાય છે અમે એનો નાશ નથી કહેતા આવી રીતે બચાવી લે છે કારણ કે નાશ તો કહેવાય નહીં પાછો એટલે એમ છટક્યા પણ ના ફરીથી પાછા ક્યાંક ક્યાંક નાશને પણ જણાવે છે કે નાશ થઈ જાય છે જુઓ લોયાના સત્તરમાં વચનામૃતમાં બહુ સરસ વાત છે એટલી સમજાઈ જાય ને તોય બધો ભેદ ચોખ્ખો થઈ જાય લોયાના સત્તરમાં મહારાજ એમ બતાવે છે કે પંચ વિષયનો અભાવ કઈ રીતે થાય તો કે જેણે જેણે વિષયોનો અને ભગવાનનો જે સુખ છે એનું પરિમાણ કરી રાખ્યું હોય એને પછી પંચ વિષયોમાં ક્યાંય રુચિ રહેતી નથી એમ કહીને સમજાવે છે કેવું પરિમાણ કરી રાખ્યું હોય પોતાના સમજમાં તો ભગવાન તે આવા છે ને ભગવાન સંબંધિત સુખ તે આવું છે બસ જો આમ લિંકમાં સમજો એ પછી જે સીડી લોયાના સત્રમાં બતાવી છે કે એકદમ ઠોસ છે પછી માનવું ન માનવું એ તમારી મરજીની વાત છે તો ભગવાન તે આવા છે ને ભગવાન સંબંધી આવું સુખ છે કથા વાર્તામાં આવો માલ છે અક્ષર તે આવો છે ને અક્ષર સંબંધી સુખ તે આવું છે અને ગોલોક સંબંધી સુખ આવું છે વૈકુંઠ શ્વેતદીપ સંબંધી સુખ આવું છે વૈકુંઠ શ્વેતદીપ સંબંધી સુખ આવું છે પ્રકૃતિ પુરુષ સંબંધી સુખ આવું છે અને બ્રહ્મલોક સંબંધી સુખ આવું છે અને સ્વર્ગનું સુખ આવું છે રાજ્યાદિકનું સુખ આવું છે આખી સંપૂર્ણપણે એક બાય એક વન બાય વન સીડી આપી રાજ્યાદિક એનાથી ઉપર સ્વર્ગાધિકનું સુખ એનાથી ઉપર બ્રહ્માનું લોકનું બ્રહ્મલોકનું સુખ એનાથી ઉપર પ્રકૃતિ પુરુષના લોકનું સુખ એનાથી ઉપર શ્વેતદીપ અને વૈકુંઠ અને પછી ગોલો અને પછી અક્ષર હવે ગોલો તો પછી ફરીથી પુરુષ પ્રકૃતિનો લોક રિપીટ કેમ કર્યો અહીંયા રિપીટ કેમ થયો તો ભેદ સ્પષ્ટ થઈ ગયો કે ગોલોક પણ અલગ છે અને પુરુષ પ્રકૃતિનો લોક પણ અલગ છે તો અહીંયા એ લોકો ફર્યા કે અહીંયા એમ કહેવાય છે કે ગોલોકનું સુખ અને પુરુષ પ્રકૃતિનું સુખ એમાં ભેદ ક્યાં રહ્યો અને ભેદ શું તો એમ બતાવ્યું હાસ્યાસ્પદ લાગે થોડું કે ભાઈ એ ગોલોકનું સુખ એ કહ્યું આત્યંતિક પ્રલય પહેલાનું ગોલોકનું સુખ એ ગોલોકનું સુખ અહીંયા કહ્યું છે અને આત્યંતિક પ્રલય થઈ જાય ને ગોલોક નીકળી જાય પછી જે પુરુષ પ્રકૃતિ બચે એનું પછી પુરુષ પ્રકૃતિનું સુખ કહ્યું આત્યંતિક પ્રલય પહેલા ગોલોકનું સુખ અને આત્યંતિક પ્રલય પછી પુરુષ પ્રકૃતિનું સુખ હવે આ વાત કેવી રીતે મગજમાં આવે કે આવી રીતે ગોલોકને પણ લય પ્રલયમાં મૂકી અને સુખને આમથી આમ ગળથોલિયા મરાવી દેવા અને એ પણ આત્યંતિક પ્રલયમાં જો આમથી આમ સુખની પણ છિન્ન ભિન્નતા થતી હોય તો એ લોક શાશ્વત કેમ થાય ગોલોકની જે વાત આવે એ વાત ઊભી ના રહી કારણ કે આમાં સીડી છે જો સીડી ન હોત તો આમાં એમ કેવું પડત અને સીડી હોત તો મહારાજે થોડો ફેરફાર કર્યો હોત કે અક્ષર પછી વૈકુંઠ ગોલો વૈકુંઠ શ્વેતદીપ પછી પ્રકૃતિ પુરુષ પછી ગોલોક અને પછી બ્રહ્મલોક એમ ગણતરી હોવી જોઈએ કારણ આત્યંતિક પ્રલય બચકું ભરે ત્યારે ગોલોકને ઉપાડીને ગળી જાય અને પુરુષ પ્રકૃતિ બચી જાય આમ ક્રમ કરવો જોઈએ પણ એમ ક્રમ નથી શાસ્ત્રી પણ ક્રમ નથી શ્રીજી મહારાજે પણ એ ક્રમ બતાવ્યો નથી એટલે ગોલોક છે તો ક્યાંય ઉપર નીકળી ગયો પ્રકૃતિ પુરુષનો લોક પ્રલયમાં નાશ થઈ જાય છે એટલે પ્રકૃતિ પુરુષનો લોક એ ગોલોક સાબિત થતો નથી જેમ પુરુષ છે એ શ્રી કૃષ્ણ સાબિત ન થયા એમ પુરુષ પ્રકૃતિનો લોક એ પણ ગોલોક સાબિત ન થયો હવે બીજી વાત પાછી એવી આવે છે કે આ પુરુષ પ્રકૃતિમાંથી ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર છે તો મહારાજ તો પાછું મધ્યના તેરમા વચનામૃતમાં એવું બતાવે છે કે સર્વ જે અવતારો છે એનું સ્પષ્ટીકરણ કરે છે મધ્યના તેરમાં કે ક્યાંથી અવતાર થાય છે તો સાંભળો પુરુષ પ્રકૃતિમાંથી અવતાર રામકૃષ્ણાદિક થાય છે એવું ગરડા તેર ગરડા મધ્યના તેરમા વચનામૃતમાં જ નથી તો એમના શબ્દોમાં શું છે કે જે એક રસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અક્ષરધામ કહીએ અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને યુગ યુગને વિશે પ્રગટ થાય છે આમાં ક્યાં વાત આવી તેજને અલગ પાડી દીધું નહીતર ઘણી જગ્યાએ એમ કહે છે કે બીજા અવતારો છે તેજમાંથી થાય છે મૂર્તિમાંથી નથી થતા તો અહીંયા તેજને પેલા બતાવ્યું અને પછી એ તેજમાં જે પુરુષોત્તમ નારાયણ છે એમાંથી ભગવાનના બધા રામકૃષ્ણાદિક અવતાર થાય છે એવું ચોખ્ખું કહ્યું વળી આગળ એ જ વચનામૃતમાં કહ્યું કે સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમમાં લીન થાય છે અંત્યના એકત્રીસમાં પણ જો હજી આથી પણ વધારે સ્પષ્ટતા જોતી હોય તેજ અને મૂર્તિની તો એમાં એમ બતાવ્યું કે જે તેજોમય એવું જે ભગવાનનું ધામ છે એને વિશે જે પુરુષોત્તમ નારાયણની આકૃતિ રહી છે એ આકૃતિમાંથી પોતે ભગવાન અવતાર ધારે છે હવે આનાથી પછી બીજી સ્પષ્ટતા કઈ જોઈએ છે તેજમાંથી થાય છે કે આ અવતાર ફલાણી જગ્યાએ થાય છે આમાં સ્પષ્ટ કહે છે કે એમાં જે આકૃતિ રહી છે એ આકૃતિમાંથી ભગવાન અવતાર ધારણ કરે છે એટલે પુરુષ છે એ સૃષ્ટિ પરત્વે જે શક્તિ છે એનું નિરૂપણ છે પ્રકૃતિ પુરુષનો લોક છે એ સૃષ્ટિ પરત્વેનો જે લોક આવ્યો એ છે ગોલોક છે એ તો આગળ છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે પુરુષોત્તમ નારાયણ છે હા અવતાર અવતારીનું તમારા મનમાં હજી જે કાંઈ સમજ છે એની આપણે ચર્ચા કરી નથી કયું ધામ ક્યાં છે એની આપણે કોઈ માથાકૂટ કરી નથી પણ એટલું જ અત્યારે આપણે સમજવાની કોશિશ કરી છે કે એ જે પ્રકૃતિ પુરુષ છે એ શ્રી કૃષ્ણ તો નથી નથી ને નથી વચનામૃતને ન્યાયે શ્રીજી મહારાજ ક્યાંય દર્શાવતા નથી અને સિદ્ધ પણ થતી નથી કે એ પુરુષ પ્રકૃતિ શ્રી કૃષ્ણ છે તો પુરુષ પ્રકૃતિ એ બે શક્તિ છે પુરુષ એ મુક્ત છે પ્રકૃતિ અનાદિ માયા તત્વ છે અને બે શક્તિનું ગ્રહણ કરી અને પુરુષોત્તમ નારાયણ સૃષ્ટિની રચનાનો પ્રારંભ કરે છે એમાં પ્રવેશ કરીને હવે એ આરંભ કર્યા પછી આખી સૃષ્ટિનો વિસ્તાર થાય છે અને પછી એમાંથી આપણે જે વચનામૃતનો મૂળ પ્રશ્ન છે એનો ઉત્તર લેવાનો છે પણ આપણો સમય અહીંયા પૂરો થાય છે આજનો એટલે હવે આ તેરમું વચનામૃત આપણે વડના ડાળખામાં શું થયું એ હવે આવતે રવિવારે લઈશું અહીંયા આટલું જ જે સમજવાનું હતું પુરુષ પ્રકૃતિનું એ અહીંયા આપણે ચર્ચાને વિરામ આપીએ છીએ આવતે રવિવારે એ વિશેષપણે તેરમા વચનામૃતની ચર્ચા લઈશું આમાં આપણે કોઈને કંઈ નીચા કરવા માટે ચર્ચા નથી લીધી પણ ઘણાનો આગ્રહ હતો અને આગ્રહ આપણને પણ સમજવાનો હોય મુમુક્ષુ ભાવે એટલે વચનામૃત શું કહે છે કારણ કે આપણે ગોટે નથી ને કાં બીજા ગોટે નથી બીજા ગોટે ચડતા હોય તો ભલે ચડે પણ આપણે તો નથી ને અવઢવ તો નથી ને એટલે વચનામૃતની સાંખ લઈ ઘણા લોકો પછી એમ બોલ્યા કરતા હોય તો એમને કંઈ આપણે ખોટા પાડવા એમને નીચા કરવાનો આ પ્રયાસ નથી પણ જે મુમુક્ષુના મનમાં સતત એક અવઢવ અમને રોજ એક બે એક બે મળતા હોય છે કે સ્વામી ઘણી જગ્યાએ ગ્રંથોમાં આવું લખાયું વંચાય છે ઘણી જગ્યાએ એમને ભક્તો હાથ પકડીને બતાવે છે કે આવી રીતનું આ બધું છે શ્રી કૃષ્ણ છે એ તો પુરુષ પ્રકૃતિનો અવતાર છે રામચંદ્રજી છે એ તો પ્રધાન પુરુષનો અવતાર છે તો અમારે શું સમજવું વચનામૃતમાં મહારાજ આમ કહે છે કે બધા અવતાર તો પુરુષોત્તમ નારાયણના છે તો શું સમજવું એટલા માટે વચરામૃતને લઈને આપણે આ સ્પષ્ટતા કરી છે કોઈ પણને ખોટું લાગ્યું હોય તો એટલું ભૂલી જાય કારણ કે આપણે આપણા હિત માટે ચર્ચા કરી છે કોઈના હિત માટે કરી નથી આટલું કહીને આજે આ પ્રવચનને વિરામ આપીએ છીએ સહજાનંદ સ્વામી મહારાજ